અક્ષર બ્રહ્મનો મહિમા અને આવશ્યકતા પૂજ્ય જન મંગલ સ્વામી ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ દરમિયાન પાંચ પ્રશ્ન દરેકને પૂછતા જીવ ઈશ્વર માયા ભ્રમ અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણને આ જ્યાં ઉત્તર મળે ત્યાં રહેવાની ઈચ્છા હતી દુનિયામાં ઘણું બધું જ્ઞાન છે શાસ્ત્રમાં ઘણું બધું જ્ઞાન લખ્યું છે પણ ચોખ્ખું જ્ઞાન સાચું જ્ઞાન એ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે ને દુનિયામાં કોઈ નથી આપ્યું આપણને મોટા મોટા જગતગુરુઓ ધર્મગુરુઓ મોટા મોટા આચાર્યો છે એની પણ ચોખ્ખું જ્ઞાન જે શ્રીજી મહારાજ કહેવા માંગે છે જે ઈશ્વર માયા ભ્રમ અને પરભ્રમ પાંચ તત્વનું જ્ઞાન એવું મહારાજે આપણને સહેલાઈથી આપ્યું છે કે વિદ્વાનોને સહેલું ન લાગે ને ગામડાના માણસોને અઘરું ન લાગે આપણને એવું સરસ દેવા જેવું જ્ઞાન છે કારણ કે માણસો જે કાંઈ દુનિયામાં જ્ઞાન કરે છે ને એ ભ્રમની જ વાતો કરે છે પાંચ તત્વ જુદા કહેતા જ નથી જીવ માયા અને ભ્રમ ગણાય તો જીવને જ પેલા સમજે છે ભ્રમ એટલે ભગવાન બીજા છે જ નહીં એની બહુ વાતો આપણે અત્યારે નથી ઊંડી કરતા પણ અક્ષર ભ્રમ તત્વ જે છે એનો શું મહિમા છે શ્રીજી મહારાજે વાત કરી છે કે પ્રથમના એકવીસના વચનાવૃતમાં કે અક્ષરના બે સ્વરૂપ છે એક સ્વરૂપ અનંત મુક્તોને ધરી રહ્યું છે અક્ષરધામમાં અને બીજું સ્વરૂપ છે ભગવાનની સેવામાં અખંડ રહ્યું છે અને આપણા ત્યાં ચાર સ્વરૂપની પણ વાતો આપણે કરી છે કે ત્રીજું સ્વરૂપ છે એ અનંત બ્રહ્માંડોમાં વ્યાપક છે અને છ છ સ્વરૂપ આ પૃથ્વી પર પ્રગટ વિચરે છે આ ચાર અક્ષરના સ્વરૂપો પણ જ્ઞાન છે આપણે ત્યાં હવે અક્ષર તત્વ છે પાંચ તત્વ છે એમાં જીવ ઈશ્વર માયા માયાની નીચે જીવને ઈશ્વરો છે એની ઉપર માયા છે જીવ ઈશ્વરનો નાશ થાય છે ત્યારે માયામાં લીન થઈ જાય છે ઈશ્વરો પણ માયામાં લીન થાય છે અને એની ઉપર બે જ તત્વ છે ભ્રમ અને પરભ્રમ એ તત્વનો જીવને સંબંધ થાય તો જ માયાની પર થવાય એટલે કે થવાય જ નહીં માયા પર જે જે માણસો ભક્તિમાંથી પડ્યા છે જ્ઞાનમાંથી પડ્યા છે તપ કરી કરીને પડ્યા છે મોટા દેવો મોટા ઋષિઓ કારણ કે એને ભ્રમ તત્વનો સંબંધ જ થયો નથી ભ્રમ તત્વ સિવાય કારણ દેહ આપણો નાશ થાય જ નહીં અને કારણ દેહ આપણું ના પડે નહીં ક્યાં સુધી જન્મ મરણ ઉભા છે આપણા માટે આપણા ત્રણ શરીરો છે પહેલું આપણું આ સ્થૂળ શરીર છે જે આપણે જોઈ શકીએ જેને મોટું સ્વરૂપ કહીએ છીએ સૂક્ષ્મ દેહ છે આપણું બીજું એ મન છે આપણું એ પણ આપણા હાથમાં નથી મન આપણું છે પણ આપણા હાથમાં છે તમે ઘરમાં શું કહો છો મારું ધાર્યું કોઈ કરતો નથી પણ તમારું મન જ તમારું ધાર્યું નથી કરતું તમારું મન જ કાબુમાં નથી આ પૃથ્વી પર કોનું મન કાબુમાં છે હવે મનને સ્થિર કરવું એ કેટલું અઘરું લાગે છે આપણને અને સ્થૂળ અને સૂક્ષ્મ બેયનું કારણ જે છે ને એ ઉત્પત્તિનું કારણ છે આ વડ આ લીમડો છે ને એનું કારણ લીંબોળી છે એમ કારણ જે છે ને મૂળ માયા વાસના લિંગ દેહ આપણા હૃદય ગ્રંથિ જેને કહેવાય છે એ હૃદય ગ્રંથિ આપણી જો ટળે ને તો સૂક્ષ્મ અને કારણ દેહનો નાશ થઈ જાય તો આપણે ભ્રમરૂપ થવાય તે વગર આપણે ભ્રમરૂપ થવાની લાયકાત કેળવી છીએ જ્ઞાન છે ને મહારાજે આપણને સરસ આપ્યું છે આપણે કંઈ ગભરાઈ જાય એવું જ્ઞાન નથી અને બહુ છકી જાય એવું જ્ઞાન નથી શિવજી મહારાજ આ ભ્રમ તત્વનો સંબંધ અને મોક્ષ માર્ગમાં અનિવાર્ય છે જેમ બારમું ધોરણ પાસ કર્યા પહેલા કોલેજમાં એડમિશન મળે જ નહીં કોઈને એમ ભ્રમરૂપ ન થાય ને ત્યાં સુધી અક્ષરધામમાં એન્ટ્રી જ નથી ગમે તેટલું તપ ન કરે ભ્રમરૂપ થવું જોઈએ તો ભ્રમરૂપ થવા માટે કોની જરૂર પડે બ્રહ્મ સ્વરૂપની જરૂર પડે એન્જિનિયર થવું તો એન્જિનિયરને મળવું પડે ડૉક્ટર થવું હોય તો ડૉક્ટરને મળવું પડે ખેતી કરવી હોય તો ખેડૂત આગળ જવું પડે શીખવા ભ્રમરૂપ થવું હોય તો ભ્રમને મનન દ્વારા ભ્રમનો સહન કરવો પડે આપણે મન કર્મને વચને સહન કરવો પડે હા મેં જોઈ તો ખરા ને આ તત્વને હું કેમ પધરાયું છે ગુણાતીતાનંદ સ્વામીને કે કોઈ ભગવાન થઈ શકતો જ નથી દુનિયામાં આવા ભક્ત થવાનું છે ભ્રમરૂપ થવાનું છે પછી મહારાજની બાજુમાં બેસવાની લાયકાત મળે આપણને એટલે આ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ દયા કરીને લાવ્યા છે આ લોકમાં મહારાજે પ્રથમના એકોતેરના વચનાથમાં લખ્યું છે કે ભગવાન આ પૃથ્વી પર જ્યારે આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ ગૌલોક નથી લખ્યું કયું ધામ લખ્યું છે ત્રીજી મહારાજ કે અક્ષરધામમાંથી હું આવ્યો છું અક્ષરનો વાંચીવાલા આવ્યા આવની ઉપર એટલે મહારાજ તો અક્ષરધામના અધ્યપતિને એનું ધામ લઈને આવ્યા છે અને સમગ્ર ઈશ્વર્ય મુક્તો લઈને મહારાજ કે હું આવ્યો છું એ વાત તમારે સમજવીને બીજા આગળ કરવી આજ્ઞા કરી છે આપણને આપણે તો પાળતા જ નથી એક આજ્ઞા બાપાએ દફાણમાં પ્રતિજ્ઞા અપાવી છે આપણને આ વાતની અને રવિ સભામાં બધાને આ બધી વાતો આપણે પાછી દોહરાવી છે કે આ વાત તમારે તો સમજવાની હવે આપણે એટલા વર્ષો પછી આ સંસ્થાને હોવા વર્ષ ઉપર થયા હજી આપણે આ વાતો સમજાવવાની કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે હું કામ તમે તો સમજ્યા છો પણ કોઈને સમજાવી શકો તો તમને બે પ્રશ્ન પૂછે ને બોલો તમે ક્યાં ફે થઈ જાઓ કેટલા વખતથી ચાંદલો કરીને ફરીએ છીએ આપણે થઈ જાય કે થઈ જતું એટલે આ દોહરાવી પડે અવારનવાર વાતો કરવી પડે આપણને એક ભાઈ મળ્યા છે અમને કે વચનાત્મા ગુણાતીતાનંદ સ્વામીનું નામ જ નથી ક્યાંય અને કેમ મહારાજનો ધામ કહેવાય તે વચનાત્મા કઈ ભક્તોની નામાવલી નથી લખી એમાં તો લોકોને પ્રશ્ન છે ને એના જવાબ આપ્યા છે ગુણેશ્વર શું પ્રશ્ન હોય ભી માર્ગમાં અટવાતો માણસ હોય જેને કંઈક નડતું હોય ભક્તિમાં એ પ્રશ્ન પૂછે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાનમાં સમજણમાં દોષ આપણા કેમ નાબૂદ થાય ગુણેશ તો કોઈ વસ્તુ હતી જ નહીં તો મારા મહારાજો રદગદ અભિપ્રાય જાણનારા છે અને કોઈ પ્રશ્ન જ નહોતો આખા ભાગવતમાં રાધા જેવો શબ્દ જ નથી રાધા કે નામ નથી પણ કૃષ્ણની જોડે કોણ બેસે છે કેટલી કોપીઓ હતી આઠસો એની મુખ્ય પટરાણી હતી અંગત અને બીજી સોળ હજાર એકસો ને આઠ હતી કૃષ્ણ ભગવાન સોળ હજાર એકસો ને આઠ એમાં રાધા એક જ બે કૃષ્ણ છોડી બધી બિહારે તો સિંહાસનમાં માય નહીં ગુણાતીતાનંદ સ્વામી છે ને પાંચસો પરમહંસ હતા આપણે વાત કરી ને વરસાદ વરસાવે ને મળદા બેઠા કરે ને મનની વાતો કરી દે એવા તો પરમહંસો પાર વગરના મહારાજ આગળ હતા સંત દાસ તો દેહે કરીને ધામમાં જતા રહે એવું નહીં શરીર પડ્યું ને સમાધિ આખું શરીર જ જતું રહે જોવે એમ લોકો જોવે એમ થાય ઉપર એવા સંતદાસ હતા એવા તો કેટલા પરમહંસો હતા પણ ગુણાતીતાનંદ સ્વામી એક મહારાજે લોયાના સત્તરમાં લખ્યું અક્ષર તે આવો છે આવા એમ નથી લખ્યું અક્ષર એક જ મૂળ અક્ષર એક જ છે અક્ષર મુક્ત અનંત કોટી છે પણ મૂળ અક્ષર મારાને રહેવાનું ધામ છે અને કેટલો એનો મહિમા લખ્યો છે આખો ઉત્પત્તિ સર્ગ મહારાજે વેદરસમાં લખ્યો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા ધામમાં બેઠા બેઠા અક્ષર સામે દ્રષ્ટિ કરી ખાલી આમ જોયું તો અક્ષર કઈ ઉભા થઈને કઈ દોડધામ ન કરવા મળ્યા કોની સામે જોયું અક્ષર એટલે કોણ છે ગુણાચિદાનંદ સ્વામી અને એની અનંત મુક્ત અક્ષરધામમાં બેઠા ને એની સામું જોયું એમાંથી એક મુક્ત ઊભો થઈ ગયો જેને મૂળ પુરુષ કે છે જેને મહાપુરુષ કે છે એ ઊભો થઈને પ્રકૃતિ જોડે જોડાણો કેતા માયા જોડે જોડાણો મૂળ માયા પ્રકૃતિ છે પ્રકૃતિ જોડે પુરુષ એટલે પ્રકૃતિ પુરુષ આપણે બોલીએ છીએ ને એ પુરુષ એટલે અક્ષરધામનો મુક્ત અને પ્રકૃતિ એટલે મૂળ માયા એમાંથી કરોડો પ્રધાન પુરુષના જોડડા થયા પ્રધાન એટલે સ્ત્રી ને પુરુષ એટલે પુરુષ કરોડોના કરોડો જોડડા ઉત્પન્ન થયા એમાંથી પહેલા તો મંત્રથી દીકરાની ઉત્પત્તિ થતી ઔષધિથી થતી સત્યોના સતથી થતી કરોડો ઉત્પન્ન થયા એમાં એક એક માંથી કરોડો વૈરાટો ઉત્પન્ન થયા વૈરાટ એટલે આ બ્રહ્માંડ આખું ચૌદ લોકનું એમાં બધા અવતારો દેવો બધા આવી ગયા એકમાં વૈરાટ નારાયણને ભાગવતમાં લખ્યું છે અવતાર માત્ર ઉત્પત્તિનું કારણ વૈરાટ નારાયણ છે જેની નાભીમાંથી બ્રહ્મા છે અને છાતીમાંથી વિષ્ણુ છે અને લડાટમાંથી આપણે મહાદેવજી થયા આ બ્રહ્માની પટલાય કરે ત્રણ દેવો હવે વૈરાટ નારાયણ છે ને એનો પાર પમાય એમ નથી તો વૈરાટને તો ઉપર સંબંધ જ નથી કોઈનો વૈરાટ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ મૂળ પુરુષ અક્ષર ભ્રમ અને એની ઉપર સીજી મહારાજ છે એટલે કોઈને કનેક્શન જ નથી આની જોડે હવે તમે આ બધા દેવોને ભગવાન માનીને આપણે પૂજા કરીએ પણ દેવો આગળ જ કલ્યાણ નથી એ લોકો જ માયામાં છે નથી નડ્યા બધા દોષો બધાને ઝઘડા ને બધું એનું મૂળ શું છે દેવો દાનવોના યુદ્ધ આ છે કેટલા બધા પ્રશ્ન આવે છે દસ હજાર વર્ષ તપ કર્યું રાવણે તો વાસના ગઈ એની હો યજ્ઞ કર્યા ઇન્દ્ર રાજાએ યશ્વમેઘ યજ્ઞ કરતો સ્વર્ગનો અધિપતિ રાજા કહેવાય ગૌતમ ઋષિના ઘરમાં પાપ કરવા નથી ગયો દુર્વાસાને વિશ્વામિત્ર મોટા શ્રાપ આપી દે નાખું બ્રહ્માંડને ઢાંકી દે સૂર્યને વાદળ પણ નથી પાણી ગયા કાયદેસર પાણી હવે આ બધા માયા ક્યાંથી આવી નારદજી નથી પડવાનું મન છું આ બધા ભાવ ક્યાંથી આવ્યા એને સંબંધ નથી અક્ષર બ્રહ્મનો અક્ષર બ્રહ્મ જોડે પોતાના આત્માને એકાત્મ ભાવ પામવાનો છે શિક્ષાપત્રે એમ લખ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રયા વિલક્ષણમ આપણા શરીરને ત્રણ દેહથી વિલક્ષણ માનીને ભ્રમરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવાની છે એટલે જ લખ્યું નાય જોઈને પૂજા કરવી અમદાવાદના વચનાથમાં કોઈ નાયા વગર પૂજા કરતો હશે ઉઠીને પૂજા કરવા બેસે કોઈ નાય જોઈને એટલે દેહ ભાવ છોડીને પરમહંશોએ ઘણું મહારાજને કીધું છે ક્યો તો મટકું ના ભરીએ મીટે ક્યો તો ના જામીએ પેટે તો બેસી આસન વાળી નવ જોઈએ આ દેહ સંભાળી ક્યો તો પીવું તજી દઈએ પાણી રહીએ મોન ન બોલીએ વાણી તમે ક્યો એમ કરીએ અમે મહારાજ કે તમે બોલ્યા બધું સાચું એક વાત મારો મારી એ હે આપણે આત્મા નહીં દેહ દેહ નથી આત્મા તત્વ માનો તમારું દેહ ભાવ છે ને ક્યાં સુધી ભીખના માત્ર આવવાના દેહ ભાવ અક્ષર ભ્રમ સિવાય શક્ય જ નથી નીકળે આપણો માં હોય ને એ બાળકને સાફ સુફી કરે એનું માથું ઓળે એને વાળ હરખા કરે એને બટન કરે કે નવડાવે કે જે કાંઈ કરે ગોબરો આવ્યો હોય લખર વગર એનો બાપ ફરવા લઈ જાય પણ સાફ સુફી કરીને મોકલે ને પછી એનો પપ્પા બે જે ખોળામાં લઈ જાય બહાર આ ગુણાતીતાનંદ સ્વામી છે ને આપણી માં છે ને ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે અને એ આપણી સાફસૂફી કરે અંદરની સાફસૂફી થાય ને બહારથી બધા સાફસૂફ જ હોય છે પણ અંદરની સાફસૂફી વિજ્ઞાને આપણને છે ને બહારનું આપ્યું છે અને આવા ઋષિઓની અંદરનું આપ્યું છે અંદરની સાફસૂફી કરવાનું પ્રશ્ન માત્ર ડખા માત્ર જે કાંઈ કોફાણો છે એ અંદરનો કચરો છે એ જ છે દેહ ભાવને લઈને જ અને ગુણાચિતારામ સ્વામીની એટલે જરૂર પડી મહારાજ લાવ્યા અને ઓળખાવ્યા આપણને ગુણા સ્વામી લોકની રીતે કાંઈ ભણ્યા નહોતા આમ સંસ્કૃતને બહુ વિદ્વાનો નિત્યાનંદ સ્વામી ભણેલા એટલે ગુણસ્વામી ક્યાં ભણ્યા હતા નિત્યાનંદ સ્વામી તો ચાર વેદ મોઢે બોલે વ્યાસ ભગવાનનો અવતાર કહેવાતા આખા ભારતમાં કોઈ એને હરાવા વાળો નહોતો પણ ગુણાતીતાનંદ સ્વામી ભણ્યા નહોતા ને પાંચમાં આસનીની ગાદી પડતી પેલા ગોપાળન સ્વામી ને મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ને બધા બેસે પવિત્રાનંદ પછી ગુણેશ્વર વારો આવે લોકમાં કઈ સ્વામી છુપા જ રહ્યા છે પણ મહારાજે ઓળખાવ્યા છે આપણને બહુ જગ્યાએ ઓળખાવ્યા છે શ્રીજી મહારાજે મહારાજે દીક્ષા આપીને ત્યારે જ બોલ્યા છે કે ભાદરાના મૂળજી શર્માને દીક્ષા આપતા મને આનંદ થાય છે મારું અક્ષરધામ છે અઢાર દાડાનો યજ્ઞ કર્યો અને મહારાજે એ વખતે જાહેર કર્યું આજે આ વડતાલના ગ્રંથમાં લખેલી વાત છે અરીલા કલ્પતરુમાં વાત લખેલી છે મૂળજી શર્મા જે મારે રહેવાનું ધામ છે ને એ આજની તારીખે વડતાલના ગ્રંથમાં છે વિહાલાલજી મહારાજ વડતાલના આચાર્ય બોલ્યા કે મૂળ અક્ષર મૂર્તિ જે ગુણાતીતાનંદ સ્વામી જેણે આપ્યા મને વર્તમાન પોતે પાળીને પછી પાળાવ્યા જનને દઈ ઘણું જ્ઞાન આ માળા નામનું એક પુસ્તક છે નાની એ પુસ્તકમાં વડતાલના આચાર્ય પોતે લખ્યા એના મોર છાપથી બહાર પડેલો છે ગ્રંથ આ તો આપણને અત્યારે લોકો કે તમારું ખોટું ઢીકડું ફલાણું ખોટું શું હવે એને શું સમજ પડે ખોટું કે એનો દેહ ભાવ ન ગયો અને એને કાંઈ ખબર ના પડતી હોય એ આપણને હું ખોટું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ મહારાજ પોતે બોલેલા છે શ્રીજી મહારાજ પોતે પંચાળામાં બધા સંતોને તિલક કરતા જ નહોતા પેલા પથ્થરમાં તો પંચાળામાં જ જરૂર શરૂઆત કરી પથ્થરમાં ખાવ સંતો પહેલી વાર પથ્થર આપ્યા અને તિલકના બધાના કપાળ કોરા આમાંય ઘણા કોરા શિબિર ભરવા ભાઈ હમણાં વિધવાઓ થઈને આવ્યા છે ધણી નથી ભગવાન કરો ચાંદલા તિલક શરમાવશો છે ના શરમ તો ખોટું બોલતા આવડ્યું જોઈએ તમાકુ ખાવ ગાળીઓ બોલો ચોરી કરો તારે શરમ આવી જોઈએ ધર્મ પાળવામાં શરમ આવે અને આપણી જેવા પછી હડેલા માલને ભગવાને નહીં શરમ આવે લેવા આવતા ગુણાતીત થવાનું છે કઈ થોડા દાડાના મહેમાન છે દુનિયા પર ક્યારે અમુક તો હું કે નવા નવા અમુક તો નવા નવા જ મરી જાય જૂના થતા જ નથી કોઈ આપણે પંચાળામાં મહારાજ ગયા બધા પરમહંસોને કપાળ કેમ કોરા છે તે કે તિલક કરો કે છે ને છે કરી એટલે પીળી માટીના ટુકડા આપ્યા મહારાજે પેલા લીંબુ જેવડા નાના નાના ટુકડા આપ્યા કે આના કરો તે બીજે દાડે બધા પરમહંસોની સભા કરી ઝીણાભાઈના દરબારમાં બધાના કપાળ કોરા એટલે મહારાજ કે તમે એલા તિલક કરીને કેમ નો આવ્યા કે શેનથી તિલક કરવા કે તમને આપ્યું છું ને પેલું એ તમે પરસાદ જાણે ખાઈ ગયા કે એટલે આ તિલક કરવાનું હતું ભાઈ પરસાદ નહોતો ખાવાનું એ જમાના ઉકાળા પાણી કશું પછી રમતા ભૂખ્યા બધું મહારાજની પરસાદી જે આવે ખાઈ જાઓ નિર્ગુણ કહેવાય પછી મહારાજે જાતે પછી ફરીને આપ્યું કે કાલ તિલક કરીને આવો તે કોકનું આડું ને કોકનું ઊભું ને કોકનું ત્રાસું આવું ભેંસ ભડકામના ટીલા બધા મહારાજ કે આ એક ગુરુ એક ઈષ્ટદેવ પછી મહારાજે જાતે ઘસ્યું અને બસો પરમહંસો બેઠા હતા એમાં ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા સ્વામી તમે આવો અને સ્વામીના કપાળમાં શ્રીજી મહારાજે જાતે તિલક કર્યું અને બધાને કીધું કે આ જેવો અનંત બ્રહ્માંડોમાં કોઈ સાધુ નહીં અને મારી જેવો કોઈ ભગવાન નથી આ મારું ધામ છે એટલે મહારાજે તો બહુ જગ્યાએ ઓળખાણ કરાવી છે મારા તો પલંગ ઉપર બેઠા હતા અક્ષરવાડીમાં અને સીજી મારે કે મારો પગ કાઢો એટલે ભાઈ પગ ક્યાં કાઢવાનો પલોઠે વાળી તો બેઠા છો બ્રહ્મચારી કે ગુણાચિતાનંદ સ્વામી ઘેલા નદીના ખળખળિયામાં નાવા ગયા ને પગ ભરાઈ ગયેલો બોલા એમાં ગોખલા નીકળે નહીં જલ્દી ફસાય મહારાજને અકળામણ થઈ મારું ધામ નાય છે ને એનો પગ ભરવણી મારો એકાત્મ ભાવ બતાવ્યો આવા તો મહારાજે કેટલા પ્રસંગો ગુણાચિતાનંદ સ્વામી માટે બોલ્યા છે શિવજી મહારાજ એકવાર સુખમુનિ સ્વામી આવ્યા ને આસન લીધું ગુણા સ્વામી આવ્યા કે જુનાગઢના મહાન મહંત આવ્યા છે તે આસન પાથરી દઉં શ્રીજી મહારાજ કે આ સાધુની આસન કે ગાદી તકીએ મોટપ નથી આની તો અનાદિની મોટપ છે આ તો અમારું ધામ છે એટલે કઈ મોટપ કઈ ગાદી તકીએ નથી ગુણાતીતાનંદ સ્વામી તો જીવાય કે સુધી પગમાં ચંપલ પહેર્યું નથી અને સ્વામી પોતે ખંભાતમાં નીકળ્યા નગર યાત્રામાં જે ફાટલી કોદડી ઓઢીને બેઠા હાવ પેલી ગાફા જેવી ભલે પહેરતા હોય ને ભલે અમુક છાપરાવાળા એવી કોદડી ઓઢીને બેઠા ગુણાતીતાનંદ સ્વામી તે બધા જોવા આવ્યા કે સાધુ બહુ સારા છે પણ ગોદડી શોભવા દેતી ગુણાતીતાનંદ સ્વામી કે આ તો છીછરે બાંધેલું રતન છે કેવું છે રત્નો છે પણ છીછરામાં વીટ્યા છે ઘણી વાર પેકિંગ બહુ સારું હોય માલમાં કશું લેવાનું ન હોય એટલે આપણે અંજાઈ જઈએ એમાં ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર ભ્રમ એવા સાક્ષાત અનંત બ્રહ્માંડો અને રૂવાડે ઉડે અને જુનાગઢનું મંદિર કર્યું ને ત્યારે પણ નવાબ તો મુસલમાની રાજ અને નવાબને નવાબે મહારાજને વાત કરી કે મંદિર થયું પ્રતિષ્ઠા થઈ ગઈ તમે અહીંયા કાયમ રહેજો મહારાજ કે હું તો નહીં રહું પણ મારી જેવાને રાખીશું અને કોને રાખ્યા ગુણા સ્વામીને આ એક જ ગુણાઈ એવા મહંત હતા કે મૂક્યા જેથી ધામમાં ગયા ગયા સુધી ચાલી વર્ષ ચાર મહિના ચાર દિવસ એક જ રહ્યા ગુણાતીતાનંદ સ્વામી બહુ સામાન્ય સાધુ લાગતા આપણને પણ કેટલો એનો મહિમા છે જેટલો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે ને એ બધો જ ભ્રમનો જ લખ્યો છે પરબ્રહ્મ સુધી કોઈ ભોગી શકતું જ નથી અનંત કોટી બ્રહ્માંડના રાજા મહારાજ જેને કહો ને તમે એ પણ ગુણેસ્વામી જ છે શ્રીજી મહારાજ વચનાથમાં લખ્યું મારા મહિમાને હું પાર પામી શકતો નથી ભગવાન તમે દરિયો નદી હોય ને એને કહેવાય કે દરિયા જેવી મોટી મોટું તળાવ એ મોટું દરિયા જેવું તળાવ પણ દરિયાને કોની જેવો કહો તમે કે આ દરિયો એ મોટો નદી જેવો કહેવાય એને શું કહેવાય એમ જેટલું તમે કહો ને એ અક્ષર બ્રહ્મનું છે ચોવીસ અવતારો તેત્રી કરોડ દેવો આ બ્રહ્માંડમાં આવી ગયા ચૌદ લોકનો એક બ્રહ્માંડ છે હેઠે હાથ લોક ને ઉપર છ છ લોક છે ને આપણો મૃત્યુ લોકમાં બેઠા છે એવા અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક રૂવાડામાં ઉડે છે અને અક્ષરરૂપ તો આપણે થવાનું છે હું અક્ષર છું મારા રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે પછી હું ફાંફા મારવાના નહીં જેવી ધૂળ જેવી વસ્તુમાં ક્યાં આપણું મહત્વ કેટલો મહિમા છે હવે તમારા દર્શન કરે ને એનું કલ્યાણ થાય તમને કરંટ લાગ્યો હોય ને આ ભેડે ન છોટી જાય કારણ કે તમારામાં કરંટ ચાલુ થઈ ગયો છે એમ આપણામાં ભગવાન અક્ષર બ્રહ્મનો કરંટ ચાલુ થઈ જાય ને બધાનું કલ્યાણ થઈ જાય છે આપણી જોગમાં આવે ને એટલે ગુણાતીતાનંદ સ્વામી રૂપ આપણે થવાનું છે એટલે મહારાજ આ લોકમાં લાવ્યા છે મહારાજે બહુ બધો મહિમા ગુણાતીતાનંદ સ્વામીનો લખ્યો છે બહુ જ લખ્યો છે બહુ જગ્યાએ લખ્યો છે વડતાલ સામ્રાજ્યના ગ્રંથોમાં ઘણી જગ્યાએ લખ્યો છે આ તો બધી વાતો છે ને પછી રાગ દેશથી બોલે બોલે શું થયું જો બધા પરમહંસોના વોટા છે ને ગુણેશ સ્વામીની દેરી છે ગોંડલમાં અને ડેરી બીએપીએ સંસ્થા નથી બાંધી એ વડતાલ સંસ્થાનો સિત્તેર વર્ષની જગ્યાનો કબજો હતો ભગવતસિંહ બાપુ રાજા હતા રાજા સાહેબમાં દસ્તાવેજ નહોતા થતા માલિક રાજા જ રહે તમે વાપરો અને એ જગ્યા શાસ્ત્રીમાર લઈને મંદિર કર્યું પણ અક્ષર ડેરી નામ આપેલું ગોપાલ સ્વામીનો ઓટો કહેવાય નિત્યાનો છે ઓટા કહેવાય મુક્તાનો છે ઓટા કહેવાય બધાને હાંઠ હાંઠ સાધુ હતા શિષ્યો પણ કોઈનો વારસદાર છે કોઈ બ્રહ્માનંદ સ્વામીનો વહેલો હાલે છે વારસદારમાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કૃષ્ણનો અવતાર હતા પણ ગોપાળાનંદ સ્વામીના વંશ પરંપરામાં કોઈ છે આ તો અમર વારસો ગુણાતીતનો છે ગુણેશ સ્વામી બોલ્યા કે અક્ષરધામની ચાવી ભગતજીને આપી સ્વામી બોલ્યા કે તમારો તો દેહ પાંચ પચીસ વર્ષમાં પડી જશે હું તો ચિરંજીવી છું મારો નાશ થતો જ નથી ભ્રમ તત્વનો કોઈ નાશ જ નથી થતો તો આવા ગુણાતીત સ્વામીનો તો મહારાજે અપ્રમ પાર મહિમા કીધો છે આપણે ઘણું બધું બધા કે શાસ્ત્રીજી મહારાજ એવા એક પુરુષ હતા આ સમાજ છે ને દુનિયા ક્યારે એનો ઋણ કોઈ જ નહીં ચૂકવે કે હો જન્મ લેતો હોય શાસ્ત્રીજી મહારાજ ના હોત નહીં તો કરોડો માણસોના મોક્ષના દ્વાર લોક થઈ જાત એની જે દુઃખો વેઠ્યા છે ને શાસ્ત્રી મહારાજના એક વખતના દુઃખ તમે લો ને તમે જીવી નો એકો વડતાલ સંસ્થામાં શાસ્ત્રી મહારાજને ત્રીસ ત્રીસ વર્ષ સુધી રીબાવ્યા છે માર્યા એટલું નહીં માનસિક ત્રાસ પણ આપ્યો છે તમે વાંચો બધા સાધુ હોય ને તિરસ્કારની દ્રષ્ટિ જોવે હવે તમારા ઘરમાં તો બે ચાર સભ્યો હોય એમાં ઓછું બનતું હોય છે એક બે જણા હવે તમારા ઘરમાં જો અઠવાડિયું કોઈ બોલે જ નહીં તો તેમ ઘરે જાઓ ખાવા ખાવાનું આપી દે કોઈ બોલે જ નહીં બોલાવો તો કોઈ ન બોલે મૂંઝાઈ જાઓ તમે મૂંઝાઈ જાઓ કે ના મૂંઝાઈ જાઓ શાસ્ત્રી મારે ત્રીસ વર્ષ સુધી કોઈ બોલે જ નહીં સભા કરીને ધૂણી કરે પાણીના માટલા ફોડે નાવા જઈને હળગતા અંગરા ઉપરથી નાખે હું યા મારે આ કપડાં ખેંચીને ધોળા પહેરાવી દે એટલે એક નિયમ લોપ્યો નથી એક શ્રીજી મહારાજનો સિદ્ધાંત તોડ્યો નથી બે હજાર સાધુમાં ધનશ્રીના ત્યાગી પવિત્ર સંત હતા એને એટલો ત્રાસ આપ્યો તોય પાછા પડ્યા નહીં મૂળ કારણ આ અક્ષરનું જ્ઞાન આપવા માટે છે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ સમાજને આપવા માટે શાસ્ત્રી મહારાજે ભોગ આપ્યો પોતાના જીવનનો સંપૂર્ણ આજે આપણે બોલો ફોસ તૂટી જાય આપણો થોડું કંઈક વિઘ્ન આવે ને બોલો સહેજ અમથો ફેરફાર થાય ને આપણે ઉત્સાહ ઓછો થઈ જાય એક કાર્યક્રમમાંથી બદલી કરે ને તો એમ થાય કે અમને બહુ રસ નથી કાંઈક થઈ જાય બધાને નહીં પણ અમુકને થઈ જાય પણ સાસરી મહારાજને તો કોઈ દાડો વાંધો ન આવ્યો કેવા પુરુષ હતા એ કે ગુણેશ્વામી સ્વામી નહીં મામા ફૈના નહોતા ચાલો મારા મામાના દીકરાનું આગળ લાવી દો સરોતરના પાટીદાર હતા શાસ્ત્રીમાં ગુણેશ સ્વામી તો બ્રાહ્મણ હતા ભાદરાના લોકની રીતિ પણ શાસ્ત્રી મહારાજ કોઈનું માને એવાય નહોતા હો ગણે ગાળીને પાણી પીવે એવા પુરુષ હતા કોઈની વાતો જલ્દી ન માને શાસ્ત્રી મહારાજ સાધુ થવા આવ્યા ને ત્યારે બાવીસ પરમહંસો વડતાલમાં જીવંત હતા જે સહજાનંદ સ્વામીની ભેગા દહ દહ બાર બાર વરસ રહેલા છે મહારાજ ભેગા ભૂમાનંદ સ્વામી અદભુતાનંદ સ્વામી વિજ્ઞાનંદ સ્વામી કેટલા બધા પરમહંસોનો શાસ્ત્રી મહારાજે સમાગમ કર્યો છે અને એમાં વિજ્ઞાનંદ સ્વામીને ગુરુ કર્યા હવે શાસ્ત્રી મહારાજ જો પંદર સોળ વર્ષની ઉંમર વેહલાલજી મહારાજ કે મારા આશીષણ તરીકે તમને રાખવું હવે આચાર્યનું આશીષણ થાય ને એટલે આખી સંસ્થાનું આશીષણ થઈ જાય શાસ્ત્રી મહારાજ કે હું વહીવટ કરવા નથી આવ્યો હું તો વિજ્ઞાનાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યો ગોરધનદાસ કોઠારી કે મારા તમે આશીષણ કોઠારી દો કે એ પટલાઈમાં આવ્યો નથી મને તો મારા બાપુજી રજા આપી છે સાધુતા મેળવવા અને વિજ્ઞાનાનંદ સ્વામી એટલે ભાગવત ભણેલા મહારાજ એને છાતીમાં ચરડાવીને આપેલા અને છ મહિના ચરડાવીને રાખી મૂકે નાઈને તો ચરડાવીને ધોવાય નહીં એનો સમાગમ શાસ્ત્રી મહારાજે કર્યો અને સુરતની અંદર જ્યારે પ્રતિષ્ઠા હરિકૃષ્ણ મહારાજની કરીને વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં મહંત હતા અને એ વખતે ભગતજી મહારાજ પહેલી વાર આવ્યા ત્યાં પહેલી વાર જોયા શાસ્ત્રી મહારાજે પ્રાપજી ભક્તની અને ભગતજી મહારાજ સીવતા જાય ને કથા કરતા જાય અને પચાસ સાધુ બેઠા હોય દોઢસો હરિભક્તો બેઠા હોય આસને રાત્રે અગિયાર વાગ્યા પછી કથા ચાલુ થાય શિવેન વાતો કરે થાય આપણે હોય કોરેવી હોય ને હોય દોરામાં તો કોઈક વાતો કરતા ભાઈ ઉભો રહે પેલા હોય પહેરવી લે પછી તું વાત કરી અવળી થઈ દોરો બાજુમ થતો રહે આપણે સાસી મારને સંકલ્પ છો કે આ શિવતાજીને કથા કેમ કરતા હશે પગથિયા ચડતા વિચાર આવ્યો પહેલી વાર જોયા કોણ ભગત છે આ ભગતજી કે સાધુરામ જીવ પ્રાણી માત્ર માત્રને બે લોચર હોય છે કે આંખ્યું હોય છે અને વિદ્વાનોને ચાર હોય ને ધર્મવાળાને સાત હોય ને જ્ઞાનીને તો અનંત લોચનો હોય છે હું તો રૂવાડે રૂવાડે બવાડે બધે જ દેખું છું અને મનનો સંકલ્પ કહી દીધો અને પછી કીધું સ્વામિનારાયણની ઉપાસના થઈ છે તમને તો કે થઈ છે ને કે હું સમજો છો કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન સમજી એમ નહીં આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે મારાને રહેવાનું ધામ અને શ્રીજી મહારાજ સર્વે અવતારના અવતારી ભગવાન છે કે આ વાતો તમે નવી લાવ્યા કે આવું માનો નહીં મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી મને ક્યારેય આ વાત કરી નથી મહારાજ ભેગા બાર વરા રહ્યા છે કે તમારા ગુરુ કે તો માનો કે તો હું માનો કારણ કે કોઈ જૂઠું ન બોલે એ પણ તમારે હાજરી નહીં બોલે તમે નાની ઉંમર છે તમારી આ બહાર બોલવા જેવું નથી નગર મેથી પાક મળે તો કે હું ઢોલિયાઠે હંતાઈ છે કે ઢોલિયા એટલે સમજાઈ ગયા શાસ્ત્રી મહારાજ અને ભગતજી અંદર ગયા વિજ્ઞાનાનંદ સ્વામીને દંડવટ કર્યા અને બારી બારણા બંધ કર્યા અને પછી કીધું કે શ્રીજી મહારાજે તમને આ વાત કરી હતી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તમે ક્યારે સાંભળી છે કે મારા કાનો કાન સાંભળી છે કે શ્રીજી મારા સર્વોપરી અવતારના અવતારી ભગવાન છે એ સાંભળી છે એ કે કાનો કાન સાંભળી છે આ વિજ્ઞાનંદ સ્વામી બોલ્યા અને શાસ્ત્રીમાં જ પલંગ બહાર નીકળ્યા કે મને કેમ કોઈ આ વાત કરતા નથી તમે કે તું ક્યાં હતો કે હું હંતને સાંભળી મેં એટલે કે આ કોઈને કહીશ નહીં કે આ કહેવા માટે તો સાંભળી છે આ તો બહાર લાવવાની હવે વાત એટલાથી શાસ્ત્રીમાન સંતોષ નથી જો ભગતજી મહારાજ આગળ સાંભળી વિજ્ઞાન સ્વામી આગળ સાંભળી અને ભોયકાના માલજી હોની આગળ સાંભળી એ હોનીને ગોપાળન સ્વામી કીધું કે હું તને સતીદેહ અક્ષરધામ દેખાડીશ અને સમયો છો ત્યારે એને કીધું કે આ જો ગુણેસ્વામી ચોથા આસને બેઠા ને એ અક્ષરધામ મૂર્તિ માનશે એ ગોપાળન સ્વામી પણ કીધું આવી શાસ્ત્રીમાં તો ઘણા બધાના પુરાવા લીધા એક બાલમુકુંદ સ્વામી થઈ ગયા જુનાગઢની અંદર ગુણા સ્વામીના પડ શિષ્ય હો ગામના ભગવાન કહેવાય જેની ચાલીસ મંદિરો બાંધ્યા છે ચાલીસે ચાલીસ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા છે દસ શિખરબંધ મંદિરમાં આજની તારીખે ગુણેસ્વામી મૂળ અક્ષર છે જૂના મંદિરમાં દસ શિખરબંધ મંદિરમાં સાસીમાં જનીમાં પહેલા ગુણેસ્વામી મૂળ અક્ષર એ દુનિયાના ઘણા મંદિરોમાં બેસી ગયું છે આ કઈ સ્વામી ગૌમુખીમાંથી જ્ઞાન આપ્યું નથી આપણને આ પાકું એટલે રાખવાનું છે કે ગમે તેવા માણસો સામે આવે ને તો આપણું મન બદલાય નહીં માળા બે ઓછી ફેરો ચાલે પણ જો નિષ્ઠામાં ફેર પડ્યો ને સ્ટેશન બદલાઈ જાય તમારું આ તો હજળ જ રાખવું પડે આમાં બાંધછોડ થાય જ નહીં આ સિદ્ધાંત છે આપણો જેના માટે આ સંસ્થા વડતાથી અલગ પડી છે આજે આપણે તમે જો હું હમણાં ત્યાં ગયો છો જામનગર શિખરબન મંદિર છે જૂના મંદિરનું મૂળ અક્ષર મૂર્તિ ગુણેશ્વામી લખ્યું છે જૂના મંદિરમાં અને જેતપુરમાં લખ્યું છે ચાંદીની ઉપાડની મૂર્તિમાં જુનાગઢ શિખરબર મંદિરમાં લખ્યું છે લોજ પંચાળા માંગરોળ અગતરાય કેટલા બધા સંખ્યા બંધ મંદિરોમાં ગુણેસ્વામી મૂળ અક્ષર લખ્યું છે એ બરાબર આ વાત ખોટી હોય ને એ તો લાંબી હાલે જ નહીં ખોટું કેટલું હંકે લાગી ગયું બધાને કેટલાનું ખોટું હાલતું છું અને આ શાસ્ત્રીજી મહારાજ હાચા સંત હતા સ્વામી કહેતા કે અમે જો હરીફાઈ માટે બહાર નીકળ્યા હોય મનાવા પૂજાવા બહાર નીકળ્યા હોય અને ગુણા સ્વામી મૂળ અક્ષર ન હોય ખોટી વાત હોય તો મને કોટાણ કોટે મુક્તો મારે એનું પાપ લાગે પૃથ્વી બધું સહન કરે પણ અસત્ય સહન નહીં કરે મને બનાવટ કરવી એને કોઈને ખોટી વાતો કરવી મને આવડતું જ નથી શાસ્ત્રી મહારાજ તો આજે આપણને આ જે જ્ઞાન છે ને દુઃખ વેઠવા વાળા તો વેઠા આપણે તૈયાર જ્ઞાન આપ્યું છે ગુણેશ સ્વામીનું આ તો જ્ઞાન કેટલું મોટું છે ને એક આંધળા માણસને પૂછ્યું કે તારે દૂધ પીવું એ કે દૂધ કેવું હોય જન્મથી આંધળો દૂધ એ કે વ્હાઈટ હોય સફેદ કે સફેદ કેવું હોય કે બગલાની ડોક જેવું હોય પણ બગલો કેવો હોય કે કે એને આમ હાથ કર્યો આવો હોય બગલો તે આંધળા એમ હાથ ફેરવો એ કે આવું જ મારે ગળાય છે ના ઉતરે મારે નથી પીવું એમાં વાત છે ને અંદર ઉતરેવી નથી બહુ ભજન છે આ આ તો બધું કીડીને મોઢા પર લાડવો મૂકી દે ને ભારે પડી જાય આ તો બધું આપણે રોજ સાંભળીને એટલે રીઢા થઈ ગયા છીએ બાકી નવો કોક આપણે ને અનંત કોટી બ્રહ્માંડ રૂવાડે ઉડે ને પેલા અખંડાનંદ બ્રહ્મચારી ઝાડા થઈ ગયા બીજી વાત આપણે સમજવાની કે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાથી જ આપણે ભ્રમરૂપ થવાય છે આપણે વાગડ ગામની અંદર ભાયતમાનંદ સ્વામી થઈ ગયા એકસો ને સોળ વર્ષ થયાની ઉંમર પણ મારા તેડવાનો હવે નવા દાંત ફૂટાય નહીં ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે મને મહારાજ તેડવા કેમ નથી આવતા કે તમને મહારાજની નિષ્ઠામાં ખાની છે પત્તનની પ્રસાદી ભાયાત્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને આપે જમેલી એઠી પ્રસાદી અને ગુણાસ્વામીની પ્રસાદી જમે એટલે વડીલ સંત હતા પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તમારે નિષ્ઠામાં ખામી કે નિષ્ઠા હું ખામી કે શ્રીજી મારા સર્વોપરી ભગવાન છે સમજો અને જ્યાં જ્યાં મહારાજે વાતો કરી હતી ને એ બધી વાતોને યાદ કરાવી અને એટલો બધો ગુણેશ્વરનો મહિમાને સમજાઈ ગયો કે ઉઠીને દંડવટ કર્યા અને જમવા બેઠા ને પ્રસાદી ગુણેશ સ્વામી કે આપો કે હવે ન અપાય હવે તમારી પ્રસાદી આજે મારે ખાવાની છે ગુણેશ કે અવળી ગંગા ને કે અવળી ગંગા અત્યારે સુધી હતી હવે સવળી ગંગા થાય છે તમારી પ્રસાદી મને આપો ભાયતમાનંદ સ્વામી કે તો મોટા મોટા જે જૂના સદગુરુ સંત કહેવાય એને નિષ્ઠા કોની કરાવી ગુણાતીતાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જે મહારાજ રોજ એને હાર આપતા ધામમાં ગયા પછી પણ બ્રહ્માનંદ સ્વામી જેવા જતી કે મહારાજ ધામમાં ગયા કે હું બેઠા કરે છે મહારાજને એટલી બધી અને મહારાજ માટેનું જોડાણ એ બે સદગુરુ સંતો જુનાગઢ ગયેલા મહારાજ ધામમાં ગયા પછી અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું સ્વામી તમે તો બધો માલ ખપાવી દીધો જ્ઞાનની ગાંસડીઓ લાવ્યા છે અક્ષરધામમાંથી અમારે તો પડીકા પેક જ રહી અમે તો કોઈને આપ્યું જ નથી જ્ઞાન અને તમે તો છડે છોક દેવા જ મળ્યા વાતો સાંભળે પાત્ર ન સાંભળે એ કુપાત્ર સ્વામી કે વરસાદ વરસે ક્યાં જોવા જાય છે વાડીમાં વરસે ને ઉકળામાં વરસે વાતો સાંભળે પાત્ર ન સાંભળે કુપાત્ર આપણે હોજવા ક્યાં જવું અને ગોપાળન સ્વામી વાતો કરીને કે શ્રીજી મહારાજનું ભજન અવતાર માત્ર એક પગે માળા કરે છે તો અખંડાનંદ બ્રહ્મચર્ય ઝાડા થઈ ગયા અને આચાર્ય મારે ઠપકો આપ્યો ગોપાળન સ્વામીને પાત્ર જોઈને વાતો કરો બહુ આવી દીધે ન રાખો કોકનું ઘર જાય કોકને વાંકું પડે આમ પડે એક બાજુ મહારાજે દર્શન દીધા કે મારી વાતો તમે નહીં પરવતાવો તો હજાર વર્ષ હું જે તમને દેહમાં રાખી ધામમાં નહીં આવવા દઉં વાતો કરવા મળ્યા તો આચાર્ય મહારાજે દબાણ કર્યું એટલે ગોપાલ સ્વામી ઉદાસ થઈ ગયા ધામમાં આમ થઈ ગયું બીમાંથી થઈ અને ગુણાસ્વામી વાતો કરવા મળ્યા ને એને આચાર્ય મહારાજે કીધું કે તમે સ્વામી પાત્ર જોઈને વાતો કરો તમને કોની કીધું સાહેબ વાતો કરવાની કે તમારા બાપ સ્વામીને ભગવાન મને કહી ગયા છે અને પાત્ર પાત્ર હું જોવાનો છું મારી વાતો સાંભળી એ જ પાત્ર અને ધીરજ રાખી દબાણા નહીં કોઈથી અને પાંચસો પરમહંસો હતા એમાં વધારે વધારે કથા કોની કરી છે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે નિષ્ઠા આપણે કોની કરાવી છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સર્વે અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ છે એ વાત તો કોની કરી આપણને ગુણેસ્વામી કરી છે અને ગુણેસ્વામીની જેને જેનો સમાગમ કર્યો છે એને ભ્રમરૂપ કેવા કર્યા છે અક્ષરની જરૂર એટલે જો ઉપલેટાના લાલાભાઈ થઈ ગયા સોળ વર્ષની એની દીકરી થઈ નાકની દાણી જોઈ નથી એનું મુખારવીન જોયું નથી અને લાલાભાઈ લાંબા પકડીને બેઠા હતા ને અને ત્રીસ વર્ષનો યુવાન એના પગ દબાવતો હતો ઉંમર થી લાલાભાઈ યુવાનને કહે છે તું મને કંઈક પ્રશ્ન પૂછ એ કે મેં લગ્ન કર્યા ને પાંચ સાત વર્ષ થયા છે હજી મારી સ્ત્રીનો કપડાનો ટચ કર્યો નથી એનો સ્પર્શ કર્યો નથી હું આજીવન બ્રહ્મચારી પાળું એવો મને આશીર્વાદ આપો લાલાભાઈ પગ ખેંચી લીધા કે તારે ઘેર મારા પગ ન દબાવાય કે તને આવા વિચાર ક્યાંથી આવ્યા ગુણાશયની વાતો સાંભળી આ તો મનોબળ કેવું શિવલાલ શેઠ સ્વામીનો સમાગમ કર્યો છ મહિના એની હાળી એને રોજ પીરસે છે એને મુખારવીને જોયું નથી આ તો આપણે વાતો સાંભળીએ પણ રહેવાય કોકની સોસાયટીમાં આવ્યો તો ખબર પડે ફલાણા હાથ તારે શું છે ને હાળી આવ્યો પણ કેટલું થઈ જાય આપણા મનમાં આપણું અલગ ડોલક બોલું કેટલું થઈ જતું હોય ગરબામાં લગનમાં નાચ ગાનમાં ક્યાંય ને ક્યાંય મન ફટકતા હોય છે આપણા પણ સ્વામીનો સમાગમ કર્યો અભિષેક દરબાર લોતિકાના એ અભેશી દરબાર તો ખૂંખાર માણસ અને એના બાપુજી થાળ ધરાવે છે એના કબૂતરા મારી લાવે લો ધરાવો ભેગા આવો હાવ હલકી પાયરીના માણસ થઈ ગયા હતા પણ ગુણાતીતાનંદ સ્વામી એક બેઠક કરી અને અને એની એવી સ્થિતિ થઈ ગઈ કે રોજ ત્રણ કલાક ધ્યાન કરે એક સ્થિતિ એક આસને સ્વામી સ્વામી થાય રૂવાડે રૂવણે ને અને દર વર્ષે મહિનો સ્વામીનો સમાગમ કરવા જાય એ અભેશી દરબારે ગુણાતીતાનંદ સ્વામીને લોતિકાના દરબારે પૂછ્યું કે સ્વામી હું તમને મૂળ અક્ષર સમજુ છું અને શ્રીજી મારા સર્વોપરી ભગવાન એ પણ હું જાણું છું અને હું તમને દંડવટ કરું તો મારું પૂન કેટલું સ્વામી કે જો મને અક્ષર જાણી દંડવટ કર્યા ને તમે આ પૃથ્વીના રસગણ ગણાય કોઈથી આપણે બેઠા એટલી જગ્યાના કોઈ ગણીએ કે દુનિયા ભેગી થાય વિજ્ઞાનિક ભેગા થાય તો સ્વામીગીરી કોઈ ગણે કદાચથી પણ સમુદ્રના પીપા ગણાય કેટલું પાણી છે એના પીપા કોણ ગણી શકે કેટલી નદીઓનો પ્રવાહ ચાલુ ચાલુ હોય એ કોક ગણે આકાશના તારા કોઈ ગણી શકે એ પણ કોક ગણે પણ તમારા પૂન ગણી જ ના શકાય કે એટલા તમારા પૂન છે રજગણ છે એટલા યજ્ઞ કરો ને એનાથી તમારું પૂન વધી જાય કારણ કે તમે મને મૂળ અક્ષર જાણો છો એટલે તો આ તો બધી ઘણી બધી મૂળ અક્ષર સમજવાની વાતો હતી અને સ્વામીનો સમાગમ કરવા આવ્યા ઉપેન્દ્રાનંદ બ્રહ્મચારી હતા વડતાલના બચારાને બધા સારા ગુણ એને ખાવાની પડી નહીં માનની પડી રજો રજોગુણ પણ એને સ્ત્રીના સંકલ્પ છે ને એ બંધ ન થાય આ બહુ ભારે ભારે આ ભગવાને હું મૂક્યું છે ને સ્ત્રીના સંકલ્પ થયા જ કરે એને એટલે સ્વામી આગળ રેડ્યા કે સ્વામી દયા કરો ને મને આ સ્ત્રીના ઘાટ બંને જ થતા હવે અમુક કેસ કેવા એડમિટ કરવા પડતા હોય છે અમુક ટેબ્લેટ આપજો તાલે માથું દુખતો મેટાસિન લઈ પણ અમુક કેસ ભારે હોય ને એને તો દાખલ કરવા સ્વામી કે તમે ત્યાં આવો જુનાગઢ અહીં તો નહીં સારવાર થાય કડીકમાં અને સ્વામી એને જુનાગઢ લઈ ગયા અને સ્વામી કે અહીંયા સેવા કરો અને પછી સ્વામી એના રૂમમાં કીધું લીપણ કરો પેલા આર કચરા પોતાનો હતો પેલા ગાર્ડના લીપણ અને એ સાધુ છે ને લીપણ એવી રીતે કરતા હતા કે હું લીપણ કરું સ્વામી મારી પર રાજી થઈ જશે અને મારી પર એવી દ્રષ્ટિ કરશે ને મને ગાઢ સંકલ્પ બંધી જશે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા એવા ભાવથી લે પણ કરતા ગુણેશ્વરી પાછળ આવીને ઉભા રહ્યા પણ સાધુને ખપ એવો અને મમુક્ષતા એવી સ્વામી એવી મીઠી દ્રષ્ટિ કરી અને પેલે જો સ્વામી આવ્યા ચાર આંખો ભેગી થઈ કામ વાસનાની ખેંચાઈ ગઈ આખી જિંદગી કોઈ સંકલ્પ જ ન થયો શાંતિ શાંતિ હૃદયમાં થઈ ગઈ આ ગુણાતીતની દ્રષ્ટિ છે વાઘા ખાસર હતા સારંગપુરના એને ધીંગાણા ગયા હાથ કપાણા પગ કપાણા હકા બાપુના એ જ થાય પૂર્વજો પણ સ્વામી આગળ નિષ્કપટ થાય નિષ્કપટ થવું પડે મોટા પુરુષ આગળ બીજા બધા નિષ્કપટ થાય દીકરીના દીકરાના વ્યવહારના રોગના પણ અંદરની વાતો કરીએ છીએ કપાલું આ બધું આ તો ડોક્ટર આગળ તને એમ કહેવાય મને કશુંક થાય છે તે હું દવા આપે તમને કશુંક થાય છે શું થાય છે બોલો એમ બાપાને શું કહે મને માયા બહુ નડે પણ મૂળમાં થાય ને હું નડે માયામાં હું નડે જ ભાઈ તને આ તો બાપા સ્વભાવ થઈ કે રક્ષા કરજો પણ દિલ ખોલી નાખવું પડે વાઘા ખાતર કીધું મને આવા સપનાઓ આવો મારું કારણ જે સાચું નથી ગુણાસ્વામી કે જૂના ગઢાવો તમે અને ખેતરમાં કામ કરે ગુણાચિતાનંદ સ્વામી ખેતરમાં કામ કરે કાંકરા વીણ્યા ગુણાચિતાનંદ સ્વામી ઘાસ કાપી એટલે ભૂલા પડી જાય અનંત બ્રહ્માંડો રૂવાડા મટતા હોય હવે આ કરે કેવું લાગે મેં બાપાને છે ને નડિયાદમાં એક રૂવાડું પકડ્યું હતું હાથે બેઠા હતા ને અને સ્વામી કે શું છે ટપાલ લખતા હતા તોય મેં એમ ખેંચ્યું રૂવાડું હાથ આમ કર્યો સ્વામી કે શું છે મેં કીધું અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે ને રૂવાડામાં ચામડ કશું દેખાતું નથી મેં કીધું બાપા કે દેખાય તો ઉડી દરિયામાં પડી જાવ કે આ બધું દાબીને બેઠા છે એટલે દેખાતું નથી સ્વામી કે આમ આપણને ખબર ના પડે બહારથી તો પ્રમુખ સ્વામી મહારાજ છે એ જાતે અક્ષર બ્રહ્મનો અવતાર જ છે પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી છે વાઘા ખસર ત્યાં ગયા અને ખેતરમાં બધા કામ કરે બધા આનંદ આનંદ કરે અને વાઘા ખાચર છે ને એને મૂળ નહીં મૂંઝવણ વાળું આપણે નહીં અમુક કથામાં આવ્યા હોય ને તો એવા આવ્યા હોય બેસણમાં આવ્યા બેઠા હોય એમ લમણ્યા આપણે આપણે કઈ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા એટલે કેફમાં જ રહો થોડાક આ ભગવાન મળ્યા સંત મળ્યા આપણો મોક્ષ થઈ ગયો હવે હું રોજ ડરો તે વાઘા ખાશે ને મૂંઝવણ માય નહીં અને એ બધા આનંદ કરે કે તમને બધાને આનંદ આવે મને કેમ નથી આવતો ભગતજી મહારાજ કે ગુણા મૂળ અક્ષર સમજો તો અમારે જેવો આનંદ આવે કે એવું કેવું સમજાય કે એ મૂળ અક્ષર છે ને અક્ષર પર મહારાજનું રહેવત ધામ કારણ કે એ તો ગુણેશ સ્વામી આગળ પોતાનો ઠેલો ઉપડાવે એવા દરબાર હવે એને સમજવું કેવું કે સમજો તો જ આનંદ થશે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે કેમ તો માનું ભગતજી તો ધ્યાનમાં બેન ગુણે સ્વામી આવી ગયા તરત કે શું છે કે વાઘા ખાચર ને પ્રશ્ન છે સ્વામી કે શું પ્રશ્ન કે આ બધા તમને અક્ષર ભ્રમ કે છે તે તમે અક્ષરનો અવતાર છો સ્વામી કહે કે બરાબર કહે છે તમે પંડિત અક્ષરધામ છો ગુણે હા પડે હું પંડે છું અને એને પછી પ્રતિતિ આવી ગઈ અને આનંદ થઈ ગયો ને બધા સપના બપના બંધ થઈ ગયા બધું આનંદ આનંદ થઈ ગયો બધાને જેમ એ આનંદ આનંદ કરવા મળ્યા તો ગુણાતીતાનંદ સ્વામી તો કેટલા બધાની સ્થિતિ કરાવી છે સ્વામીનો સમાગમ જેની જેની કર્યો છે ને ગોપાળન સ્વામી ક્યાં મોકલ્યા ભગતજીને છેલ્લે ગુણેશ સ્વામી આગળ અને મહારાજે કીધું કે દર વર્ષે એક મહિનો ગુણેશ સ્વામીની કથા સાંભળવા જુનાગઢ બધા જાજો ગોપાળન સ્વામી જેવા આવતા વર્ષો વર્ષ એક માસરે કરવું આ મંદિરમાં નિવાસ તો ગુણાતીતાનંદ સ્વામી આવા મહારાજને રહેવાનું સાક્ષાત ધામ અને એનો તો ઘણો બધો મહિમા છે આ સંસ્થા ઉપર જે વિઘ્નો આવ્યા છે શાસ્ત્રી મહારાજને આ જ્ઞાન આપવામાં અત્યારે તો હોનાના સિંહાસનમાં બેહી ગયા ગુણે અને એર કન્ડિશનમાં હોનાના થાળમાં જમે માર મારનારા અને વિમુખ કરનારા ગુણેશ અપમાન કરનારા ક્યાંય ઉડી ગયા અને ગુણેશ્વામી સ્વામી જુઓ આ પૃથ્વી પર કોઈ હલાવી શકે આમને હવે આ મંદિર સાથે આયા હોના સિંહાસનમાં બેહો હિંમતનગરમાં કોની તાકાત છે ગુણેશ્વરની મૂર્તિ કોઈ અડીએ કે તમે કોઈ અડવાય અંદર પહેવાય ન દે તમને ભલે તમે હોનન સિંહાસન કરાવ્યું હોય બહારથી દર્શન કરો એ તો સાધુ જ થાય એમ છે ગુણસ્વામી પડકે ન જવાય આવા તારણ સ્વામી સાક્ષાત આવા બ્રહ્મનો અવતાર કેટલા દેશોમાં બેહી ગયા દિલ્હીમાં બેઠા છે કેટલું મોટું અક્ષરધામ છે એ તમારે સુખ સુખ ને સુખ અહીંયા હતા ત્યારે બધું એવું જ હતું પણ સ્વામી આજે એટલા બધા વિઘ્નો આવ્યા આ સંસ્થા આજે એટલી બધી વિકાસ પામી રહી છે સ્વામી કે ને વીજળી થાય ને ગધેડી પાટા મારે તો વીજળી બંધ થાય એનો પાટો પગ દુખી જાય એનો એમ આવા સંત મળ્યા છે આપણને વિઘ્ન તો આવ્યા જ કરે ઉડી જાય બીવું જ નહીં કોઈને વિઘ્નોથી તો ગુણાતીતાનંદ સ્વામી રૂપ આપણે થવાનું છે બાપા પોતે બોલ્યા છે કે આઈ એમ ભ્રમ હું ભ્રમ છું ભ્રમ ઉપનિષદમાં લખ્યું છે એ ગુણાતીત વારસો હાલ્યો આવે છે આપણે ત્યાં ઉનાનું મંડળ આવ્યું ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને દંડવટ કર્યા કે સ્વામી કથા વાર્તા કરો એવું કીધે વડતાલનો કમિટી બોર્ડ આવેલું આખું ટ્રસ્ટી બોર્ડ સ્વામી કે હું તો રિટાયર થઈ ગયો પેન્શન ઉપર ઉતરી ગયો છું કે ચાવી બધી મેં ભગતજીને આપી દીધી છે તે વડતાલની કમિટીના માણસો કે કોને પૂછીને ભગતજીને ચાવી આપી તમે અવડા મોટા મંદિરનો વહીવટા દરજીના દીકરાને આપી દીધો ગુણાતીતાનંદ સ્વામી ગાદી ઊંચી કરી અને લોખંડનો પેલો જુડો હોય ને ચાઈવુનો એ નાખ્યો પેલા અંબાઈદાસના ખોળામાં કે આ ચાઈવુની લોઢાની આ તો આખી જુડો તમને આપી દો હજી જોઈએ એક બીજો કરાવી દઉં મેં તો ને અક્ષરધામની ચાવી આપી છે કોને આપી છે આ ભગતજી મહારાજને અક્ષર ભ્રમ પ્રગટ છે આજે મહુવાની અંદર તમારે જેટલી જગ્યા છે ને એટલી જગ્યામાં મહુવામાં મંદિર થઈ રહ્યું છે શિખરો થવા મળ્યા છે હોનાના સિંહાસનમાં એક ચાર સ્વાપડી ભણેલા દરજીના દીકરા જેને વહવયા કે ગામમાં કોઈ ગણતું નહીં જમાનામાં અપમાનો કરતા ઝેર આપતા માર મારતા એ આજે હોનાના સિંહાસનમાં પૂજા છે ને કેટલા મંદિરમાં બેહી ગયા અને લાખો મનુષ્યો આજે રોજ એની જય બોલાવે કીર્તનો ગાય પિત્તળ હોય ને એ સળકે બહુ પણ ડીમ પડી જાય હોન હોય હો વર્ષે હોન ઉડે ધોળીમાં દાટો હોય આ હોના જેવા પુરુષો છે હાચા ગુણેસ્વામી મૂળ અક્ષર હતા તો આજે દુનિયાભરની અંદર બેહી ગયા એક કડિયો હતો એ પટ્ટી મારતો હતો ગુણેશ્વરની મૂર્તિ ઉપર જુનાગઢમાં મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એની પર પટ્ટી મારતો હતો આરસની અને હું લખ્યું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક બાલ મુકુંદ સ્વામી ગુણાચિતાનંદ સ્વામીના પટ શિષ્ય જુનાગઢમાં તમે કીધું ને હો ગામના ભગવાન એ ગામડે ફરીને આવીને પોટલા સભા મંડળમાં મૂકીને જોયું આ કડીઓ શું કરે છે એટલે ક્યાં પટ્ટી મારે કે કોઠારી કીધું છે કે મૂળ અક્ષર મોજે ગુણેશ સ્વામી ઢાંકી દેવાનું અને ઉપર પટ્ટીમાં જો સદગુરુ ગુણેશ સ્વામી બાલ મુકુંદ સ્વામી કે તારા બાપે ચરોતરમાં બોછાસરમાં પંચ ધાતુની મૂર્તિ મૂર્તિમાન પધરાવી દીધી ત્યાં પટ્ટી મારવા જા મૂર્તિ માર મૂર્તિઓમાં પધરાવી દીધી છે શિખરબન મંદિરમાં અહીંયા ક્યાં તો પટ્ટી મારવાનો છે અને કેટલી જગ્યાએ પટ્ટીઓ મારશે અત્યારે તો નવસો મંદિરો થયા હજારો કેન્દ્રો થઈ ગયા દેશ વિદેશોમાં આજે બાળકોને મહિલાઓને કિશોરોને યુવાનોને બધાએ મૂળ અક્ષર ગુણેસ્વામી જય બોલવા મળ્યા અક્ષર પૂછે કેટલાને પટ્ટીઓ મારવાની છે આ તો પટ્ટીઓ હું હાલે કશું શું કાંઈ પેલા હરિ હરિયાનંદ સ્વામી આવ્યા ને વડતાલથી ગુણેશભાઈ સમાગમ કર્યો અને વાત સાંભળી ગુણેશભાઈ મૂળ અક્ષરને મારા સર્વોપરી છે પહેલી વાર સાંભળ્યું એને આનંદ આનંદ થઈ ગયો નિષ્ઠા બેહી ગઈ એને જો આ વાત છે ને કલ્યાણભાઈને કહી આવું વણફળી થઈ ખુશ થઈ જશે અને હેતવાળા હરિભગત કે આ વાત કોઈ સાંભળી નહીં હોય કોઈ દાડો ખાનગી વાતને આવી મોટી વાત મને મળી અને ઉપડ્યા સીધા વણથળી એના ઘરે ગયા કલ્યાણભાઈ ક્યાં છે કે તો ખેતરે હળ આંકવા ગયા સીધા વાડીએ ઉપડ્યા દૂરથી કે કલ્યાણભાઈ હું બહુ સરસ તમને વાત કરવા આવ્યો તમે ખુશ થઈ જશો તમે કોઈને સાંભળી નહીં હોય કે કલ્યાણભાઈ કે હું છે પણ બેઠા લીમડાની છે હું છે કે તમને એવી વાત કરવાનો છું કે ગોળેસ્વામી મૂળ અક્ષર છે અને મારા સરોવરીથી હું સમજુ છું બીજી કઈ વાત વાત કરો એ કે એટલે તમે સમજો છો કે અમારા બૈરા છોકરાએ સમજે નાના છોકરા સમજે નહીં આ ખેતરના અમારા મજૂરો એ સમજે છે મજૂરો કે મજૂરને આ વાત નિષ્ઠા કરી દીધી છે મેં તો મને એમ કે હું હું એકલો જ સમજુ છું કે આમાં બધા સોરઠમાં સમજે છે તો આજે ગુણાતીતાનંદ સ્વામીનો સૂર્ય તપે છે આવા સંત આપણને મળ્યા છે આપણી બુદ્ધિમાં બેસે ન બેસે મોક્ષના માટે આપણે ગુણાતીત સ્વામી વગર ધામમાં જવાય એકલા ભગવાનના મંદિરો છે પણ એકલા એકલા ભક્તોના મંદિરો છે પણ એકલા ભગવાનનું મંદિર ક્યાંય જોયું તમે ભારતમાં કે એકલા રામ હોય એકલા કૃષ્ણ ઊભા હોય ક્યાંય નહીં જોવા મળે તમને ભક્તો હોય જ તેની જોડે શિવ પાર્વતી સીતારામ લક્ષ્મીનારાયણ નરનારાયણ હોય છે કે નથી હોતા અને એકલા ભક્તોના મંદિરો છે હનુમાન દાદાનું મંદિર રામ હોય જ નહીં અંદર જલારામ બાપાનું મંદિર એકલા જ ઉભા હોય ડંગોરો સાંઈ બાબાનું મંદિર કોઈ ભગવાન નથી એમ ગુણાતીતાનંદ સ્વામીના એકલાના માટે મંદિર કરીએ ને મહારાજને નો બેહારો તો અંદર મહારાજ છે જ આ તો જોડે બેહારી લોકોને પેટમાં દુખે હવે તો બધું બી પૂજાવા મળ્યા ને એને રહી ગયું અમે રહી જઈશું અને એ ફોટા પોતાને વેચવા મળે એટલે ઓછો વિરોધ થોડોક થયો છે અત્યારે પણ પહેલા તો કેટલો વિરોધ કેટલા એટેક આ સંસ્થા ઉપર આવ્યા છે છતાં આજે શાસ્ત્રી મહારાજ હાથે પગે નીકળેલા અને હોનાના શિખરે મંદિરો થઈ ગયા કેવા કેવા મંદિરો દેશ વિદેશમાં આજે એકસો ને દસ મંદિર વિદેશની ધરતી ઉપર છે બીએપીએસમાં અને બધે ગુણે સ્વામીને પધરાવી દીધા હવે કોઈ બોલી શકે એમ છે નહીં ત્યારે આપણે આ જ્ઞાન મળ્યું છે હાથસું જ્ઞાન મળ્યું છે આપણે સમજવું અને બાપાએ આપણે પ્રતિજ્ઞા લેવડાવી છે કે બીજાને વાતો પાછી કરવી એટલે કરજો ઘરમાં જ છોકરાને નિષ્ઠા કરાવો હગેવાલે કરાવો આડોશી પાડોશીને જે મળે ને આ વાત દીધે જ રાખવાની ભગવાન પાછા બહુ નવા નવા ડોઝ નો દઈ દેવો પાછો સ્વામિનારાયણ સરોવરી બધું માતા માધેવ કાઢી નાખે એવું નહીં પાછું કીડી મોઢે પર લાડવાની દબાઈ જાય ધીરે ધીરે કાપડની દુકાનમાં બધી કાપડ હોય પણ ઘરાકો ને એવો માલ દેવાય ભરવાડ આવે એને જીન્સના પેટ નહીં દેખાડવાનું એને બધું એને પાણકોરું દેવાય મોટા શેઠી આવે એને પાણકોરું ન અપાય એને પછી જીયાજી ગોલિયર શૂટિંગ ને બધું જે સારું કાપડ દેખાડે એમ જેવો માલ માણા હોય એવો માલ દેવાનો આ તો પાછું બધું ડોળ જીજે રાખે જેને તેને તો વાંકો પડે કોક ને પાછું એટલે આપણે સમજવું યથાર્થ અને બોલવું ઘટે એમ માટે આપણે આ બે વસ્તુ જ્ઞાન આપણા જીવમાં દઢ થાય અને આપણે બીજાને પણ વાતો કરી અને દઢાવી પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય